ધ્યાન કર્યા પછી બહિર્મુખ થયા એટલે પાછા હતા એવા ને એવા બહિર્મુખ થયા એટલે પછી પાછા હતા એવા ને એવા બહિર્મુખ થયા છૂટકો થઈ બહિર્મુખ જ છે એટલે કાયમ ના જે અંતર્મુખ થયા એનું કલ્યાણ થઈ જાય એનું કલ્યાણ એટલે એવા અભ્યાસ વગર એ તો જયારે એનું ચમત્કારો થાય છે એમ પ્રશ્ન પૂછે છે તો આ દુનિયામાં ચમત્કાર નામની વસ્તુ જ ખોટી છે આ લોકો એ ભ્રમાવે છે લોકોને એની ગેરંટી કહું છું ચમત્કાર નામની વસ્તુ જ ખોટી છે ફક્ત ચમત્કાર કોને કહે છે આપણા લોકો જે પોતે જે જે વિજ્ઞાન પોતે જાણતો નથી એ પેલો વિજ્ઞાની વિજ્ઞાન એકદમ દેખાડે એટલે ભડકે આવું કેમ કરી થયું આ તમે સમજ પડી ને એટલે આ વિજ્ઞાન નહીં જાણવાથી આ લોકો ચમત્કાર કરીને ફસાવે છે લોકોને અને બીજું આ જ ચાલાકી કરે છે વિજ્ઞાન ના હોય તો આ જ ચાલાકી પણ એ બધું આવું ચાલાકી કરીને જો કોઈ ચમત્કાર કરતો હોય તો આપણે એને કહીએ કે ભાઈ હિન્દુસ્તાનનું તું અનાજ સપ્લાય કરીને બધું બહુ થઈ ગયું તો આજે રાખોડી કરે એવો લેપ છે ચમત્કાર મારે થાય કેવી રીતે આ તો અમારું અમારું યશ નામ કર્મ છે શું છે એટલે તમને અડે એટલે તમારું કામ થઈ જાય એટલે અમારે યશ મળવાનો માટે યશ નામ કર્મ છે ચમત્કાર નથી ચમત્કાર બાવાઓ કરે બાવાઓ ખાલી દેખાવ પૈસા પૈ કમાવા માટે કશું એટલે ભગવાને શું કહ્યું કે સૂર્યનારાયણ કોઈ તમને હાથમાં સૂર્યનારાયણ નીચે લાવે સૂર્યનારાયણને અને તમને કહે કે આ સૂર્યનારાયણ નીચે હું લાવ્યો તો તમારે એને શું કહેવું જોઈએ તો ભાઈ તને શું દુઃખ હતું તું સૂર્યનારાયણ હલાયા ત્યાં તું દુખ્યો છું શું કેવું છે આપણે દુખ્યો માણસ બીજાને હલાવે તું દુખ્યો છું માટે સૂર્યનારાયણ હલાવે તારે કશું જોઈએ છે કોણ તો માનની ભૂખ છે કે કોણ તો વિષયની ભૂખ છે કઈ ભૂખ છે ભિખારો માણસ આવું કરે દુખ્યો માણસ આવું કેમ કરે ચમત્કાર કરે સુખ્યો માણસ ચમત્કાર કેમ કરીને કરે દુખ્યા માણસ ચમત્કાર કરે કોણ કરે છે તમારી પાસે સુખ ભરાઈ લેવા માટે તમારે ડબડાવા માટે જીણાભાઈ ચમત્કાર હોય છે કે નહીં મહાન કારણ કે કૃષ્ણ ભગવાન જેવા નરનો નારાયણ જે સ્વરૂપ જેને જેને ત્રેપન ત્રેસઠ સલાકા પુરુષ નો સલાકા પુરુષ કહેવાય વાસુદેવ નારાયણ કહેવાય તે આમ સુઈ ગયા હતા તે તીરા વાગ્યું તે પાણી પાણી કરતા ગયા શું કહ્યું તીરનું ઝેર ચડ્યું ગરમી ઉત્પન્ન થઈ પાણી તો ચમત્કાર તો બહાર વગર એની પાસે હતા ચમત્કાર હોય ને લોકોને ભમાવાની બાજી છે સમજાય ગઈ આ બીજું શું કે છે ભાઈ જો શક્ય હોય તો વિતરાગની કર્મ ફીલું સુધી નબળી ના થાય નબળી થઈ જાય જો એ થતું હોય ને તો ગરમી ફીલું સુધી વિતરાગ બધા ખોટા પડે સમજે ને એટલે વિતરાગો સાચા છે વિતરાગો બહાર કોઈ એમને ખોરાક થાય છે એમ છે નહીં સમજ પડે ને બીજું કોઈ પૂછવું જ કે છે કે આપણે આ માણસ જે છે બાળક જન્મે છે એ મોટો ચમત્કાર છે એને દાંત આવે છે એ મોટો ચમત્કાર છે બાળક જન્મે છે એક મોટો ચમત્કાર છે એને દાંત આવે છે એ મોટો ચમત્કાર છે હા જેવા તેવા ચમત્કાર છે બાળક જન્મ્યો માતાના પેટમાંથી બાળક જન્મે છે આંખો સાથે આખા બોડી સાથે હસતો રમતો એક બાળક જન્મે છે તે ચમત્કાર જેવો તેવો નથી અને એ ચમત્કાર થયા પછી મેં એક પૂછ્યું કે ભાઈ આ દાંત પેટમાં કેમ ના ભૂલ કઈ ભૂલી ભૂલી ગયા પેટમાં મૂકવામાં શું ભૂલ થયા બહાર આવ્યા પછી દાંત આવ્યા આ દોંત છે ને એ કે છે ચમત્કાર છે શું ચમત્કાર છે તમને કહું તાર મહારાજ એવું પૂછે હે ભગવાન અમે ગાડી પુરુષ પૂછી શકીએ કે ભાઈ આની ભાઈ તમારે તમે આને પેટમાં હતો તો તેને દોત મૂકવા તને વળી પાછો આ બહાર પછી આ દેઢ વજન તો શું રાખ્યો આ નાક મૂક્યું વાંખ મૂકી બધું તૈયારી થાય દોત મૂકીને મોકલ્યો તો શું બગડી જાત તમને સમજાયું ને એટલે દાંત એ ચમત્કાર છે જાતનો ત્યાં કે સાથી ના મૂક્યા ત્યાં કે જો દોત હોત તો એની માતાને બદકું બદલે તમને સમજાયું ધાવતી વખતે એટલે તો માતા ધવડાવે નહીં એનો દાડો વહે નહીં કેટલી કુદરતની કરામત કેટલી સુંદર છે કુદરતની તમને આપણે સમજાયું આ કુદરતની કરામત કેટલી સુંદર છે કે બાળક ખાતું થાય ત્યાર પછી દોત ઉત્પન્ન થાય છે ત્યાં સુધી દોત ઉત્પન્ન થતા નથી નહીં તો બદકું જોઈ લે ને જો પહેલે દોત હોત ને તો ધાવે ધાવી શકાય નહીં દોતથી ધાવી શકાય નહીં દોત હોય ત્યારે એમ કે છે કે આપણે ચમત્કારમાં જીવીએ છીએ એટલે એમનું એમનું એવું કેવું છે જીનાભાઈનું કે આપણે આટલા બધા ચમત્કારોમાં જીવીએ છીએ પછી બીજા ચમત્કારોની જરૂર શું હા બીજા ચમત્કારની જરૂર શું છે પણ લોકોને બીજી બહુ જોઈએ છે લોકોને આવું આવું જોઈએ છે મફત જોઈએ છે તેને માટે મફત જોઈએ છે એટલા માટે આ ચમત્કાર છે લોકોને મફત જોઈએ છે એટલે બધા ચમત્કાર હા પરમ પૂજ્ય દાદા આપના ચરણમાં મારા કોટી કોટી વંદન નમ્રતાપૂર્વક એક પ્રશ્ન પૂછું છું કે મારા ઉપર મારા સદગુરુએ આજથી સાડા પાંચ વર્ષ પહેલા તેમની કૃપા વર્તાવી મારી કુંડલીની શક્તિ જાગ્રત કરેલી અને ઘણી આંતરિક અનુભૂતિ થયેલી પરંતુ હવે મારું પોતાનું મન મને ઘણું જ પીડી રહ્યું છે કૃપા કરીને ઉગાડશો શું કે છે કોણ છે ભાઈ આને છેડ સાઈડ કરીશું તમે કહ્યું કૃપા કરીને ઉગાડશો એટલે ઉગાડીશું પણ આજે તમારી ભૂલ થઈ શી ભૂલ થઈ તે તમને કહું જે તમને આ કુંડલીની શક્તિ એ હટિયોગ પ્રવૃત્તિ છે કેવી છે હઠયોગ હઠયોગ આપણે સમજાવી વાત ના કરી તે કુંડલીની શક્તિ જાગૃતિ કરી એ શું છે એ રાજયોગ નથી હઠયોગ છે હઠયોગ અને હઠયોગથી હઠયોગ કોના જેવી વસ્તુ છે કે એક માણસ દુઃખી હોય અને એને એની પાસે પાંચ વીઘા જમીન હોય તો એને નોકરીએ નહીં વગાડતો બીજો રસ્તો હું દેખાડું ખબર પડી ને કે ભાઈ તું આ જમીન વેચીને તું ખા વાર પછી અમને જોઈ લઈશું એટલે એના જેવું એને ખવડાવ્યું હવે આવે ખસી ગયો આ જમીન તો ખરાબ થઈ ગયું હતી તે ખાય બપરી ખાધું એટલે આ મન એનું ભયંકર આફતે ચડ્યું છે શું થયું આ બધી ફસામણો હોય છે કેવી એ આનંદિક અનુભવ થતા નથી એ તમને આજે પાછલું જે પાછળનું જે સુખ છે તે આજે તમને ખવડાવે અને પછી નાદારી નીકળે ના નીકળે ઘટી ગયું ઓગણીસો ને ઇઠ્યાસી ની સાલમાં કાળ પડવાનો હોય કાળ પડવાનો હોય તે લોકો કે વેપારીઓ દાણા ભરેલા હોય તે સાહેબ આ સાલ કાળ પાડો તો નો કાળ હાથ પડ્યો તો તેદારે હારો ભરાશે પણ એકલું એક જ રહેવાનું ને આમ બીજું ફેરફાર કશું થઈ શકે નહીં માણસથી માટે આ ડાક્ટરો ડાક્ટરો શું કરે છે તમારી જે શક્તિઓ છે ને તે આજ આજ પ્રગટ કરે છે અને પછી આ બે વાર પછી તમને નિર્બળતા ઉત્પન્ન થાય છે એમાં ફાયદો નહીં બને ત્યાં સુધી એ શક્તિઓ પ્રગટ નહીં કરવી ના બને ન છૂટકો થાય કે બેઠક થઈ ગયું હોય તો જ કરવી પડે રોજ રોજ આવું ન કરવું જોઈએ તમે આ રસ્તો કરી આપીશું અહીંયા આવજો સમજ ને આપડે પેલું લાયા ચોપડી બોલ્યો ક્યાં હોય તો તેનો સાક્ષાત્કાર થાય કે છે શું કે છે ચંદુલાલ શેઠ હોય આખા ગામના શેઠ હોય આખા ગામનો બહુ વહીવટ સારો કરે અને બધાને જોડે લાગણી વાળા દરેક ને જોડે અપ્લાયઝિંગ ના હોય એટલે આખા ગામમાં ખૂબ સારા ગણાય છે પણ રાત્રે દરરોજ આઠ વાગ્યા પછી બહાર નીકળે નહીં અને ત્યાં બ્રાન્ડી લે શું કરે આ બ્રાન્ડી કેટલા વધારે પી ગયા એટલે પછી ચંદુલાલ ચંદુલાલ રે ખરા શું થાય પાન ભૂલી જાય પાન ભૂલી જાય એટલે શું કે હું હિન્દુસ્તાન નો પ્રેસિડેન્ટ છું કે એટલે આપણે ના સમજીએ કે ચંદુલાલ નોય અત્યારે પ્રેસિડેન્ટ થઈને બેઠા છે ને તો એ પ્રેસિડેન્ટ બોલે તે કે ચંદુલાલ જુદા છે કેમ એક જ છે એવું રીતે આત્મા અને આપણે એક જ છે ને આ બધું ભાન ભૂલી ગયા છે આ પોતે પોતે ખબર પડે એવું ભાન થાય અમે કરી આપીએ તમને બધા એમને થાય નહીં પણ પોતે પોતાનું જ ભાન કરવાનું આ બે ભાન ભાન ઉડી ગયું છે એમને સુધો છે નહીં એનો એ જ છે આ સોલાલ શેઠ કે બરાબર તબિયત કેમ રહે છે વાતો બધી મોક્ષ માં કેવી જવાય શું છે છૂટવાની વાત હોય બીજા લોકો છે કવિ કેવાય જ્યાં પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ પેલી નૌકાર મંત્ર ની વાત કરી એ જ કરો નૌકાર મંત્ર બધી વાત કરી મહારાજ કે નૌકાર મંત્ર બધા આમ બધા બોલીએ છે કે છે તમે ત્રણ મંત્રો કેમ કર્યા કે છે તમે કોઈ તમને સમજાવું ગયું આ નૌકાર મંત્ર બોલો છો બેન નૌકાર મંત્ર તેમાં નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો હરિયાણ આ નમો લોહી સર્વસાહુણમ સાધુ સાધુ કોકે હશે એમ માનીને પહોંચે છે નમો ઉપાધ્યાય એમ તે ઉપાધ્યાય કોઈ હશે એમ માની પહોંચે છે નમો આચાર્ય આયર્યાણમ આચાર્યને પહોંચે છે નમો સિદ્ધાણમ સિદ્ધને પણ પહોંચે છે પણ નમો હરિહંતા હરિહંત કોણ કહ્યું કોને પહોંચે છે આ ટપાલ સર એ કે છે ચોવીસ તીર્થંકરો ને અરે ચોવીસ તીર્થંકરો તો સિદ્ધ થઈ ગયા ચોવીસ શિક્ષકો બેન સિદ્ધ થઈ ગયા હવે એમને આર્યંત ના કહેવાય તમને કેમ લાગે છે ચોવીસ શિક્ષકો સિદ્ધ થઈ ગયા એટલે કલેક્ટર થયા પછી એને અવલકાર પણ કહીએ તો ખોટું દેખાય શું કહે થયા ને ના એવું ચાલે નહીં અત્યારે સિદ્ધ ગતિમાં હોય અને એમને આપણે સિદ્ધાને નમસ્કાર કરીએ છીએ નવો સિદ્ધારામ અને પરિવાર એમને હરિયમ નમસ્કાર કરીએ માટે આજે આજ આ લોકાર મંત્ર ફળ આપતો નથી એટલે પછી મારા આચાર્ય મહારાજને કહેવું પડ્યું આચાર્ય મહારાજને કહેવું પડ્યું કે હરિહંતને નમસ્કાર કરો હરિહંતને હરિહંત ક્યાં છે અત્યારે તમે સિમંદર સ્વામીને નમસ્કાર કરો શું કહ્યું શ્રીમંદર સ્વામી છે એ બ્રહ્માંડમાં છે એટલે એને એ આર્ટ તૈયાર છે માટે એમનો નમસ્કાર કરો હજુ છે હોવા જોઈએ હરિહન તરીકે આ સંજય બન તો આપણું એ ફળ મળે અને નૌકાર મંત્ર એ છે તે સંન્યસ્ત મંત્ર છે કેવો છે સંન્યસ્ત એટલે જેને હું મારું ના રહ્યું હોય બહુ અને મંત્ર બોલવા હોય તો નૌકાર મંત્ર એ સંન્યસ્ત મંત્ર બોલાય પણ જયારે સંસાર જોડે લેવા દેવા છે સંસાર જોડે વેપાર રોજગાર છે તો જોડે ને હું મારું છે ત્યાં સુધી બધા મંત્રો ત્રણેય મંત્ર બોલે તો ફળ આપે અને તો બહુ ફળ આપે છે આ ત્રિમંત્રો એટલું બધું ફળ આપે છે એમને પૂછ્યા સમજો ને બેને શું કહ્યું સ્વામી ના ગયેલા ખરા કોઈ ભારત દેશ ઉપર એમનું અનુસંધાન છે બીજા તીર્થકો મૂર્તિ નહીં બિહારી બીજા વીસ ઓગણીસ છે બીજા પણ આમનું અનુસંધાન છે આપણા દેશ અને આપણા સચિદાન સંઘ છે ને તે છે તીર્થંકર આ શ્રીમદ સ્વામી એ ગોઠવે છે કારણ કે આ એ સંકેત છે આપણે મારે તો કશું કરવું નતું પણ આ સંકેત થી થયું ઉત્પન્ન થયું છે એટલે આ સુરત પાસે હાઈવે ઉપર થાય છે લગભગ નસાણા નસાણા જેવું મૂર્તિ થતી રાવતી મહેસાણા સવા લાખ ની થયેલી તો સવા લાખ એ પૈસા ક્યાંથી આવતા હશે પૈસા તો બેન પુંસારી પાસે હોય ને પુણ્યશાળી પાસે હોય એવું કઈ નથી શું કે પુણ્યશાળી પાસે હોય એવું કઈ નથી પાપી પાસે પૈસો હોય જ નહીં આજે તો વગર તો રૂપિયો આપણને અડે પૈસો આપણને ના અડે પણ એ પાપા નું બંધી પુણ્ય છે કેવું છે એ બેન કે છે ને પાપ તે પાપ માં જ લઈ જાય છે અધોગતિ લઈ જાય છે એ પુણ્ય જ હતું ઉગતી લઈ જાય છે ખબર પડી ને મારા દંડ નાખી ખરાબ વિચાર આવે કોનું ભોગવી લઉં કોનું લઈ લઉં આખો દાડો ભેળસેળ કરેલા વિચાર આવે સમજ પડે ને એ અધોગતિમાં જાય છે અને આ પૂર્ણ ભોગવી પૂર્ણ ભોગવતો નથી ને અધોગતિમાં જઈ રહ્યો છે અને પુણ્યાનુબંધી પૂર્ણ હોય તે પુણ્ય ભોગવે અને નવું પુણ્ય ઊભું થાય એના કરતાં પુણ્યાનુબંધી પાપ હારું ત્યાં જ આ શાક બાક લાવવામાં પડે પણ આખો દાડો છે તે ભગવાનના નામ પર કર્યા કરતો હોય સમજ ને એ પુણ્યનું બધી પાપ આજ પ્રગટમાં પાપ છે પણ દરેક પુણ્ય જ બાંધી રહ્યો છે એવા ઘણા જીવો છે તમે જોયેલા ને બધા બહુ જોયેલા તમે તો ગાડી ઠેઠ ઠેઠ દીધી હતી ને કઈ અનુભૂતિ આપણે સ્થળ બળ નહીં અનુભૂતિ જ જોઈએ મોડામાં સાકર મૂકે એટલે તમારે ગઈ શું એ સમજી ગયો ભાઈ શું કહ્યું પેલું કામનું નહીં પેલું તો બહુ દાડા કર્યું આ અનુભૂતિ નથી કરાવી કોઈ એટલે આ બેન ને તમને બેન ને અનુભૂતિ જ પહેલી મને એમને કહ્યું કે એમનો બહુ ઉપકાર છે કે છે તે ન આ દેખાય છે જ્ઞાની પુરુષ છે શું છે અને પટેલ અંબાલાલ પટેલ નામ છે એમનું દાદા ભગવાન મહી પ્રગટ થઈ ગયા છે અંદર અંદર પ્રગટ થઈ ગયા છે એ દાદા ભગવાન છે આવે એમના મનમાં શેર શું છે કહું એ ત્રણસો ને સાહીઠ ડિગ્રી ના છે અને મારે ત્રણસો ને છપ્પન ડિગ્રી છે ચાર ફૂટે છે એટલા સારું એ ત્રણસો સાત ડિગ્રી વાળાનો હું નમસ્કાર કરું છું શું કરું છું નમસ્કાર તમારે ચાર ફૂટે છે એટલે તો આ તમારા બધા કંઈક ખૂટે તો ખરું થોડું ઘણું એટલે તમારામાં દાદા ભગવાન બેઠા છે તો એ તમારે ખૂટે એટલા માટે આપણે બોલવાનું છે દાદા ભગવાન અસીમ થઈ જાય કારો સમજ પડે ને હું મારું ખૂટતું પૂરા કરવા માટે બોલું છું તમારે તમારે ખૂટતું કરવું બોલું એમાં વાંધો આવે એવી વસ્તુ નથી એટલે આ દાદા ભગવાન હું મનુષ્ય રૂપે થયો નથી હું થવા માગતો નથી શું કહ્યું મસ્ત આ ડિગ્રી પૂરતી હોય અને ભગવાન જ જો આવું કરે તો પછી લોકો શું નહીં કરે કાળો બજાર જો ભગવાન જ કરતા હોય મારે શું કરવું છે મારે આ જ્ઞાની પુરુષનું પદ મારા આનંદનો સુખનો પાર નથી શું કહ્યું મારી સમાધિનો પાર નથી હું તને સમાધિ કરી આપું મારા નિમિત્તથી તો મારે કેવું શું થાય ભગવાન થઈને મારે કઈ જરૂર એટલે આ દાદા ભગવાન અતિ જય જયકાર બોલવાથી આપણા ભગવાનનું પ્રગટ સ્વરૂપ પ્રગટ થયા કરે શક્તિ વધતી જાય બોલ જે તું દાદા ભગવાન અસીમ જય તારીખ આઠ છ ત્યાસી તેરાપન ધોરણ શાહીબાગ અમદાવાદ સવાર યુવાચાર્ય મહાપ્રજ્ઞ મારા સાથે નમે મૃત્યુ કુટો ભીતી मेरी मौत नहीं होती थी मुझे डर किया न मे व्याधि कुतो व्यथा शरीर रोग नहीं होता फिर व्यथा किस ना हम वृद्धो नवाबाद न बूढ़ा हूँ न बच्चा हूँ न युवा हूँ ऐसा नहीं है ये तो सारी पुतगल की अवस्थाएं मुझमें है ही नहीं पुतगल ही पुद्गला तृप्त पुद्गल से पुद्गल तृप्त होते हैं यंत्यात्मा पुनरात्मना आत्मा से आत्मा तृप्त होता है पर तृप्त समारोह को ज्ञानी ही रहता नहीं जुटे ये कर्तृत्व का जो समारोह तृप्ति होती है फुटकर भी मान लेता हूँ मैं तृप्त होता हूँ ज्ञानी ने सन नहीं स्थिति ज्ञानी के लिए उचित नहीं ज्ञानी में ऐसा नहीं होता तो, हाँ चर्चा भेद विज्ञान से ही शुरू करें हाँ, चर्चा वेद विज्ञान से शुरू करिए वेद वेद विज्ञान से चर्चा शुरू करिए चर्चा बोला जाता है नहीं तो भेद विज्ञान की चर्चा होती है नहीं कभी चर्चा का ठीक है चर्चा का अर्थ लाभ होता है चर्चा का कोई अलग अर्थ नहीं है वार्तालाप चर्चा का अर्थ और नहीं है हाँ, ये तो गीत काल में जब ये शास्त्रार्थ मल्लबाजियाँ होती थी सब <laughs> चर्चा सबको बदनाम कर दिया चर्चा सब तो बहुत अच्छा है ज्ञान ही नहीं है हाँ। इससे बड़ा कोई ज्ञान वर्ल्ड में नहीं तो फिर भेड़ भेड़ वाला आत्मा तो दस रुपये किलो भेड़ मिलता है कि नहीं मिलता है <laughs> दस रुपये किलो भेड़ भी मिलता है हाँ। बीस रुपया बीस रुपये किलो हाँ, तो भेड़ तो भेड़ वाला आत्मा बीस रुपये किलो की माफक है हम्म। भेड़ आत्मा हम्म। हम्म भेद विज्ञान से प्राप्त हो वही भगवान वही अंतरात्मा और वही परमात्मा वही अंतरात्मा और वही परमात्मा अंतरात्मा होना तो मुश्किल है। अंतरात्मा हो गया फिर क्या कुछ नहीं करने का बस अंतरात्मा हो गया परमात्मा- फिर परमात्मा बन जाएगा वो अंतरात्मा परमात्मा हो रहा है हाँ अंतरात्मा परमात्मा बोला जाता नहीं हो रहा है कभी हो जाएगा होना शुरू हो जाता है हो जाएगा होना शुरू हो जाता है और हो जाएगा अंतरात्मा हाँ, होना शुरू हो जाता है फिर हो जाता है फिर हो जाता है हाँ। गुजराती में समझी सके हाँ, हाँ हाँ वस्तुत्व जब जान लेता है कि मैं खुद कौन हूँ जब अंतरात्मा हो जाता है जिस पूर्णत्व हो, हो रहा है वस्तुत्व का पूर्णत्व इससे आपसे हो रहा है उससे की कोई हेल्प की जरूरत नहीं क्रिया चालू हो जाती है हाँ। निष्पत्ति आ जाती है क्रिया चालू हो जाती है हाँ, फिर निष्पत्ति आ जाती है खुद की गाड़ी गाड़ी वाले खुद ड्राइवर भी खुद कार भी खो एवं भूत लय में आ जाता है एवं भूत नय में आ जाता है एक दत्ते अंतरात्मा हो गया कि हो गया वो हाँ। अभी बहिर्मुखी मूढ़ आत्मा है वहाँ तक तकलीफ है हाँ सारी तकलीफ बहिरात्म भाव में हाँ। अंतरात्मा होने के बाद तो रास्ता साफ और हाँ। कॉलेज में कहा तक जाने का है हाँ, बुढ़ात्मा है वहाँ तक अंतरात्मा हाँ। नहीं होगा वहाँ तक कॉलेज में जाने का है जल्दी कॉलेज की जरूरत नहीं मैं बहुत बार कहा करता हूँ कि कॉलेज का काम मूर्खता मिटाना है मूर्खता मिटाना कॉलेज का काम नहीं ठीक है एम कहते हैं कि मैं हमेशा कहता हूँ कि कॉलेज का काम मूर्खता मिटाने का है मूर्खता मूर्ता नहीं मूर्ता मिटाने का काम नहीं मूर्ता ना मिटावे मूर्खता करे कॉलेज एक कॉलेज की मैं बात नहीं करता हूँ महावीर कॉलेज जो है जो हाँ। अध्यात्मा बनाता है वही कॉलेज वहाँ तो मूर्खता निकलती है ठीक है वो महावीर कॉलेज क्या है बुढ़ात्मा अंतरात्मा हो जाता है हाँ। आते आते आते जब उसका कोई कौन है नहीं, आज की आज की इसको एक्सपीरियंस हो जाता है हाँ। तो अंतरात्मा हो जाता है आज की कठिनाई है कि मूर्खता को मिटाने का उपाय नहीं हो रहा है कैसे व्यापक बनाए ये આજની કઠિનાઈ એ છે કે મૂર્ખતાને મિટાવવાનો ઉપાય નથી મળતો कम કેવી हो રીતે रहा है, मिटावी कम हो जाए? रहा है पहले से ही कठिन था ये। अभी नहीं आज नहीं पहले से ही कठिन था हाँ। महावीर के टाइम में भी कठिन था ये। बस आज ज्यादा जरूरी है क्यों मूर्ता ज्यादा बढ़ गई આજે વધારે જરૂર છે કારણ કે મૂર્તા વધી ગઈ છે मुर्दी- मुड़ता है दूसरा है ही नहीं। सब लोग मुड़ता में से बाहर निकलने का प्रयत्न बहुत है सबका मगर प्रयत्न काम नहीं लगता है अभी नहीं, आपका विदेश की यात्रा का क्या अनुभव रहा આપકી વિદેશ की यात्रा का क्या अनुभव रहा क्या? फॉरेन ની યાત્રાનો અનુભવ उनके लिए हम फौरी आदमी के लिए नहीं गया था हाँ अपना इंडियन के लिए हम गया था उनको तकलीफ बहुत है लोग को हाँ। और धर्म उसकी ख्याल में नहीं अमेरिका गए अमेरिका हाँ। मैं आत्मा हूँ ऐसी ख्याल नहीं लंदन भी गए हाँ, थोड़ा दिन लंदन अच्छा। वहाँ जैनिज्म वाला और वेदांति लोग बहुत है इसके लिए हम गया था हमारे वो वाले के लिए तो भगवान ने ना बोला है मत जाना नहीं तो उनमें क्या परिणाम आया लोगों को ये समझने का मौका मिला कि उनमें क्या परिणाम आया लोगों को ये समझने का मौका मिला ज्यादा लोगों ने आज समझવાનું મળ્યું बहुत समझने का मिला क्या वस्तु का भान हो गया कितना आदमी को आज का कितना कागज आता है अच्छा कागज इतना कागज आता है तो वस्तुत्व का भान हो गया फिर क्या हो गया कॉलेज का पूर्ण हो गया और सर्टिफाइड सर्टिफिकेट मिल गया विदेशियों को भी सर्टिफाइड ऐसे ज्ञान ऐसे बहुत कम से दिया हुआ है क्यों तो उनमें भी समझने की क्षमता જે હોય એ અમેરિકન્સ ને પણ કે છે કે એ લોકો પણ આપણી વાતો ગ્રહણ કરી શકે કે છે અમે પણ અહીંયા એક મુસલમાન સૂફી હતો એને આ કાયોત્સવ નો પ્રયોગ કરાયો અને એનાથી એને પણ ભેદ વિજ્ઞાન થઈ ગયું કે છે ये विज्ञान क्या फायदा है वो बच्चा है अपना तो हम बोले ऐसा ये भी बोले हम्म। हम्म। उसको कुछ अंदर अंतर भेद होता है मगर तो फिर कहाँ तक रहेगा उसकी समझ में नहीं है जो बोलता है बड़ा तो फल तो देता है भेद का मुझे उनकी समझ नहीं फिर फिर फिर अभेद हो जाएगा फिर बच्चे की हो सकता है ये जो पुनर्जन्म समझता नहीं इसके लिए ये विज्ञान है ही नहीं पुनर्जन्म समझता है इसके लिए विज्ञान है हम्म। महावीर पुनर्जन्म का विज्ञान और वेदांत विज्ञान पुनर्जन्म के लिए है आचरण सूत्र में पुनर्जन्म से ही सारा शुरू होता है કે આચરણ સૂત્ર में पुनर्जन्म से ही सब सारा सु- शुरू होता है आचरण सूत्र पुनर्जन्म से ही शुरू થાય છે हाँ पुनर्जन्म से ही से ते मोक्ष का मार्ग का ख्याल होता है नहीं तो, तो भगवान ने हमने जन्म दिया और भगवान ने हमने मार दिया पहले ही अपने वो मेघ के बारे में वही है ना हाँ। जाति स्मरण हो गया पुनर्जन्म का ही है हाँ। आप कहिए तो। आप बता दीजिए आपने पढ़ी है मैंने पढ़ी है मैंने बताई पुस्तक सुबह ही बताई अच्छा नहीं भाई कुमार जब एकदम विचलित हो गया तो महावीर के साथ आया तो महावीर ने सबसे पहले यही पुनर्जन्म का बोध कराया कि तू याद कर पिछले जन्म में हाथी था तब तूने क्या किया रात आज तू क्या कर रहा એ સંબોધિમાં છે ને શરૂઆત એનાથી થાય છે જાતિ સ્મરણ આ સમજાય તો પછી એની શ્રદ્ધા અનેક ગણી વધી જાય છે पुनर्जन्म समझे तो फिर क्या बहुत बात समझ गया हाँ वेद विज्ञान में कितनी कितना ज्यादा बात तो इसमें पुनर्जन्म में ही समझ जाता है हम्म, वेद विज्ञान मगर पुनर्जन्म समझता नहीं सब लोग ऐसे मानता है सब लोग ने बोला कि ये अपना पुनर्जन्म है ग- गए पीछे का अवतार का ये वैर है ये पीछे का अवतार का ये ये ऋणानुबंध है सब मानते हैं मानते हैं पर जानते समझ में नहीं, नहीं समझ जानते नहीं है तो फिर फिर एक फॉरेन वाला था हाँ, वो साइंटिस्ट हमको मिला औरंगाबाद में हाँ, तो ऐसी माला पचास सौ हमको लगाई दी थी अच्छा तो उसको देख के ए- एयरपोर्ट को देख के उसको ये हो गया कि ये कौन आदमी है हाँ ठीक है समझिए आखिर दुनिया पुनर्जन्म मानती नहीं हिंदुस्तान अकेला ही मानता है हाँ, ठीक है तो सिक्सटी करोड़ आदमी पुनर्जन्म मानता है और दूसरा सब चार अरब आदमी पुनर्जन नहीं मानता है इसलिए आपका मत होता नहीं सच्चा है साहब हम सच्चा मानता नहीं हम्म। मगर हम तलाक करने के लिए आया कि हिंदुस्तान में कोई किसी की बात पूछ लेना अच्छा है पहले से तो जब महात्मा को जब दिया हम्म। वो महात्मा ने बता दिया कि भाई एक आदमी को आठ बजे जन्म एक बच्चा को होगा वो आराम से जिंदा रहता है एक आदमी को आठ बजे जन्म हो गया है वो मर जाता है इसकी मदर मदर जाती है इसका फादर मदर है एक गरीब के वहाँ जन्म होता है राजे के वहाँ होता है हाँ। वो बोलने लगा कि ऐसी तो वो भगवान की मर्जी थी ऐसी हाँ। क्या बोल दिया भगवान की मर्जी थी फिर सब पानी पानी डाल दिया सब ये सबकी बिलिक से पानी डाल दिया फिर मेरे को बोलने लगे आपको इससे आगे बताने के लिए तैयार है मैंने बोल दिया कि मैं विज्ञान से बताने को तैयार हूँ तो बोलने लगा कि मैं पाँच साल आपके साथ रहेगा मैंने बोला कि मेरे को पाँच साल टाइम नहीं है मेरे को मैं बोलने लगा कि भाई आप बताने को नहीं मांगता तो बताने को तैयार है विद इन टेन मिनट ये प्लेन में बता देंगे हम्म। आप साइंटिस्ट है तो आपको खाली क्या चाहिए बेसिक बेसिक चाहिए नॉट इन डिटेल तो बेसिक बता दिया है खुश हो गया तो लेकिन वैज्ञानिक रीते तो है पूरे तो मुस्लिम भी समझ जाता है कोई भी आदमी समझ जाता है हाँ, समझ सकता है तर्क से नहीं हो सकता अनुभव से हो सकता है जैसा ही बॉडी हो जाता है कैसा पूर्ण तरफ होता है बॉडी किस किस तरह से माफिक होता है वो सब जो जानता है ज्ञानी वो सब बता सकता है ये तर्क का काम नहीं है ये अनुभव का काम है ये तर्क का काम नहीं है अनुभव का काम है तर्क का काम नहीं है। तर्क वहाँ चलेगा नहीं तर्क नहीं चलेगा तर्क तो वे ज्यादा जानते हैं बहुत प्रबुद्ध है वे लोग और तर्क से जो ग्राफिंग किया है तर्क से जो ग्राफिंग किया है वहाँ बिल्कुल इंसलेट माना जाता है तर्क हाँ, से जो ग्राफिंग करता है ऐसे ग्राफ करता है ना तर्क तो से वो सब यूजलेस है वहाँ तर्क का ग्राफिक नहीं चलेगा हमने तर्क का ग्राफ देखा है नहीं देखा है तार्किक ग्राफ हो नहीं देखा ऐसे हाँ। ग्राफ करता है ऐसे ग्राफ हाँ, करता है नहीं जल रहे बहुत सच्ची बात है महावीर का सिद्धांत है इधर हम्म। विरोधाभास कभी है ही नहीं हम्म। अनुभव का है प्रज्ञा का है अनुभव का है प्रज्ञा का है अनेक अंश है हम्म। साधवाद है पर और महावीर हार के बैठा है दुनिया से हार के बैठा है तथा दुनिया क्या बोलती वो जीत के बैठा है सबके हार के बैठा और दुनिया क्या बोल रही है वो जीत के बैठा है तो हमारे पास बड़े बड़े पंडित आता है वो निवेदन मार्ग का हम्म। तो हम बोलता है कि हम आप बड़ा पंडित है विद्वान है हम ऐसा है चले हम हम हार के बैठे लाए तो बोलने लगता है कि ऐसा नहीं आप हार के बैठा ऐसा नहीं बोले चले नहीं चलेगा ऐसा हम हमको हमारा जवाब देना ही पड़ेगा हम बोलेगा जवाब देगा तो तुम हार के पीछे जाएगा इधर से अभी जीत अभी जीत में हो, हाँ। आराम से हो गए जाके हो जाओ हो जाओ आराम से आचार्य श्री के पास भिवानी में कुछ आर्य समाजी विद्वान आए उन्होंने कहा कि शास्त्रार्थ करेंगे तो आचार्य श्री ने कहा क्यों करना चाहते हैं पंडित जी की बात हम तो अनुभव ज्ञानी है अनुभवी ज्ञानी हम्म। नॉट थियरिटिकल अनुभवी सब प्रैक्टिकल है ना सब की कोई हम पंडित जी की बात ही जानते नहीं और धीरे जी हमको नहीं मिला है वो मिला नहीं कोई हाँ, हाँ। और हम खुद भी समझता ही नहीं वर्ल्ड की दुनिया की बात ही समझता नहीं धंधा करता है मगर धंधा की बात समझता नहीं धंधा करते क्या कॉन्ट्रैक्टर कॉन्ट्रैक्टर है अब तो पार्टनर चला पार्टनर है अभी तो और धंधा क्या चलेगा हाँ, मगर वो जो सिद्धांत कर करना कर्म का सिद्धांत जो होता है तो घोर करना ही पड़ता है वो तो कर्म का सिद्धांत है हम्म। जैसे जैसे बच्चा का होता है ऐसा नहीं करना पड़ता जैसे भी धंधा भी बच्चा कहते हैं वो भी बच्चा हाँ। का पसंद नहीं पड़े तो करना पड़ता है बच्चा नहीं हाँ। हम्म। प्रत्याघात भोगना पड़ेगा पैरालिसिस हो जाए तो नहीं देखना पड़ता है वो करना ही पड़ता है ना वैसा इसलिए ये भी हाँ, वैसी ही है कुछ लोगों से दादा हमने ऐसा सुना है कि आपने श्री सुंदर स्वामी से संपर्क किया है हमको हमको सी मिल गया है हम्म। वर्ल्ड में कोई आदमी सब आदमी ने हमको एन ओ सी दे दिया है नो ऑब्जेक्ट हम्म। कोई हमको रोक सकता नहीं कैसे होगा अनुभव के स्तर पर कोई दो होता नहीं तर्क से कोई एक बनता नहीं तो अपने आप ही हो गया सर्टिफिकेट देखिए तर्क से दो होता नहीं है नहीं नहीं एक नहीं, एक नहीं होता हाँ, है अनुभव में कोई दो हाँ, होता नहीं अनुभव में कोई दो होता नहीं हजार हाँ, आदमी मिलेंगे तो अनुभव सबका एक होगा तो हजार आदमी भेगा थे तो, तो अनुभव बताने एक का जस्ते और हजार तार्किक मिलेंगे तो पाँच हजार जाएगा હજાર પા- હજાર અગ- અજ્ઞાની તાર્કિક ભેગા થશે તો પાંચ હજાર એના મ- અનુભવ થશે મત થશે અને જે જ્ઞાની હશે એટલે હજાર જ્ઞાની હશે મત એક જ તો મત બધાનો એક જ હશે वो एक लाख आदमी हो- ज्ञानी हो तो एक ही होगा। हाँ लाख और एक आदमी का हजारों बस क्योंकि विकल्पी है और ज्ञानी निर्विकल्पी है हाँ, निर्विकल्पी इधर होता ही नहीं कोई दूसरा મહારાજ સાહેબ પૂછે છે हाँ। મહારાજ સાહેબ પૂછે છે કે અ, અમે એવું સાંભળ્યું કે આપને આપે સિમંદર સ્વામી જોડે અનુસંધાન કરેલું છે કરીને આપનું એ શું છે मेरा तो आपके साथ भी है अकेला सिमंदर साहब के साथ नहीं मेरे साथ तो क्या सिमंदर साहब ये सबसे बड़ा हो गया आप नहीं बड़ा है बड़े छोटे आप भी है वो आप जो मैं मैं भी जानता हूँ कोई इसमें चेंज नहीं है कोई मगर वो व्यवहार से वो बड़ा है वो निश्चित से तरीका है नहीं बड़े छोटे का प्रश्न नहीं है प्रश्न है आपका संपर्क हुआ है या नहीं हुआ यस थी या ना थी जानना चाहता हूँ એ કે છે કે બળ- આ સવાલ નથી સવાલ આપનો એમની જોડે અનુસંધાન થયું છે કે નથી થયું સંપર્ક થયો છે કે નથી થયો એ જાણવું છે. ये इतना हमको संपर्क हो गया है कि ये भारत देश में इनका दर्शन चालू हो जाए उनकी सबको श्रद्धा दर्शन ज्ञान विज्ञान तो है अपने अपनी बात तो फिर तो सबका तो ऐसा है जैसा कि मैंने कल आपसे सुना कि पे एक नया मंदिर बना रहे हैं इसमें सिमंदर स्वामी भी होंगे वासुदेव भी होंगे और भगवान शिव भी होंगे तो फिर एक नया और खड़ा हो जाएगा राधा के नाम से फिर एक नया रूप और आ जाएगा सामने और जो श्रद्धा चल रही है तो वो नई श्रद्धा और हो जाएगी तो क्या आपका उद्देश्य यही है जब आप चाह रहे हैं कि दादा तो जो है वो है तो फिर ये नई श्रद्धा के नाम से नया किया जा रहा है ગઈકાલે આપણે પેલી વાત કરી ને કે સિમંદર સ્વામી નું વાસુદેવ નું અને શિવ નું મંદિર થવાનું છે તો કે કે આ કે છે કે દાદા ભગવાન ના નામથી એક આ નવું ઉભું થાય કે છે અને એક નવી શ્રદ્ધા લોકોમાં ઉભી થાય તો કે ત- દાદા ભગવાન તો અંદર છે दादा भगवान लेवा देवा नहीं इसमें दादा भगवान क्या ले लेता है वो तो मोक्ष मोक्ष में जाने वाला है इधर क्या करेगा वो आप समझे? वो तो व्यवहार है वो मंदिर है नहीं तो व्यवहार है इसमें रिश्ते वाले को कोई जरूरत नहीं है वो दादा भगवान निश्चय वाले ने ऐसा किया है ना इसलिए लोग उसको फिर व्यवहार करेंगे निश्चय मानने वाले ने जब ऐसा किया है व्यवहार का प्रवर्तन निश्चय मानने वाले ने ऐसा व्यवहार का प्रवर्तन किया है ना व्यवहार से निश्चय होता है मगर व्यवहार पहला होना चाहिए व्यवहार से वो पुण्य पाप भी होता है इससे आगे चलता है थोड़े थोड़े थोड़े थोड़े अरे आई तो तीर्थंकर तो चाहिए नहीं तीर्थंकर नहीं बिना तीर्थंकर बिना क्या दूसरा तीर्थंकर कोई है ही नहीं तीर्थंकर से जब आप यहाँ से साक्षात करते हैं तो सभी यहीं से कर सकते हैं तीर्थंकर तो जब आप हमारा संबंध होगा तो वहीं से करेंगे फिर यहाँ से क्यों कराते हैं तीर्थंकर के तीर्थंकर नो जो संबंध है તીર્થંકર નો જે સંબંધ છે આપ અહીંથી જ કરાવો સીધું ત્યાંથી જ કરાવી શકો છો તો પછી અહીંથી કરાવવાની આવી જરૂર છે તીર્થંકર ની હા. સિમંદર સ્વામી. સિમંદર સ્વામી નું જે છે સંપર્ક તમે એમની સાથે જ ડાયરેક્ટ કરાવો છો તો પછી આવું અહીંયાથી કરાવવાની જરૂર શું કઈથી કરાવે? આ અહીંયા તો આપ દેરાસર બનાવવાનું ને એ બધું સંપર્ક કરાવો. हमारे जरूर नहीं है हमको जरूर नहीं हमको जरूर नहीं हमको तो इसमें कोई फायदा ही नहीं जरूर जरूर नहीं हमारे दर्शन की भी જરૂર है देरासर दर्शन की जरूर है नहीं मगर करता भी है क्योंकि पीछे वाले को ऐसा नहीं लगे व्यवहार खोटा है हाँ, हाँ। अच्छा, समुदाय का लिए हमें करता है हमारे क्या जरूरत है तो मूर्ति का हमको अमूर्त हो गया फिर अमूर्त का दर्शन अमूर्त का ज्ञान अमूर्त का चारित्र देखा है हमने अमूर्त का चारित्र क्या है हमने देखा है हमारा अनुभव में है व्यवहार का पालन तीर्थंकर जी करते हैं सिमंदर <laughs> व्यवहार का पालन तीर्थंकर भी करते हैं व्यवहार का पालन तीर्थंकर करना ही पड़ता है व्यवहार का पालन तीर्थंकर बहुत अच्छी तरह से करते ज्यादा करते हैं क्योंकि और वे जिम्मे- इसलिए कहते जिम्मेदार- हैं कि अगर हम नहीं करेंगे तो पीछे वाले वे पालेंगे नहीं કે હમ નહીં કર- એટલા માટે કરે કે પોતે જો ના કરે તો પાછળના લોકો ના કરે. हाँ पब्लिक बड़ी ऐसी चली जाएगी नहीं तो फिर एक नई मूर्ता और पैदा होगी नई मूर्ता और पैदा होगी एक પછી આ એક નવી મૂર્તા પેદા થશે मुर्चा મૂર્તા हाँ, મૂર્તા हाँ, मूर्छा મૂર્છા इससे ये सब मुर्चा है ना इससे वो अच्छी रहेगी मुर्चा तो फिर उसको मूर्छा कहिए आप फिर उसको मूर्छा कहिए ये नई मूर्छा मैंने पैदा की है और ठीक तो मैं मान लूंगा इस बात को તો કે છે તમે એવું કહો કે આ મેં નવી મૂર્છા પેદા કરી છે તો હું માની લઈશ કે છે. हमें करिए नहीं हमारे हमारे को क्या लेना? हमारे को लेना देना नहीं हमको जो संकेत मिला है सबको दे दिया बोल दिया कि भाई तुम्हें ऐसा जो करना हो तो करो नहीं करना हो तो तुम्हारी ये मर्जी। संकेत सिमंदर स्वामी ने दिया आपको ये संकेत सिमंदर स्वामी ने दिया है क्या आपको આ- ये संकेत सिमंदर स्वामी ने दिया है आपको स्वामी को क्या जरूर है इनकी कुछ हाँ। जरूर नहीं इनके तो बाकी तो दुनिया का ब्रह्मांड भगवान हो के व्यवहार में लगता है और नीचे भी लगता है इनकी क्या जरूर है जरूर जिसको है उसको है नहीं तो जब आप कह रहे आप जब यह भाषा बोलते हैं कि मेरे को ऐसा भगवान से संकेत मिला है संकेत मिला है उसका संकेत का तात्पर्य लोग ये समझते हैं कि सिमंदर स्वामी से मिला होगा या और किसी भगवान से मिला होगा કે આપ જે કહો છો ને કે મને સંકેત મળ્યો છે આવો તો કે લોકો એવો એનું તાત્પર્ય સમજે છે કે આ સંકેત તમને સિમંદર સ્વામી થી મળ્યો કે કોઈ બીજા ભગવાન થી મળ્યો એમ. हाँ मगर इसमें क्या कुछ भूल है इसमें कुछ भूल होता है इसमें સંકેત मुर्चा ज्यादा बढ़ जाता है नहीं मुर्चा कमी है हिंदुस्तान में हिंदुस्तान में कमी है मुर्चा वो मुर्चा तो महासागर हो गया है मूर्छा तो बनी ये मूर्छा कमी करने के लिए हो रहा है आप आपको मैं सत्य बताता हूँ ये मूर्छा जो महासागर हो गया है, इससे कमी करने के लिए मूर्छा है ये भी मूर्छा है ये भी मूर्छा है इससे आगे जाने का है मूर्छा से मूर्छा काट काटने का है विशेष से विश्व औषधम मूर्छा से मूर्छा काटने की है ये जब तक शरीर धारी है तब तक एक संस्कार से दूसरे संस्कार को काटना होता है ठीक है कि एक संस्कार नया पैदा कर जो कम निर्दोष हो तो उससे ज्यादा दोष वाले को काटना है लेकिन उस संस्कार को भी पार कर जाना जब तक अ, और तैरना आप आप और साहब बोलो गुस्सा करने की जरूरत हम भी छोड़ देगा ऐसे हमारे ऐसा नहीं ये नहीं है कि हमारे करने का है <laughs> हमारा दुराग्रह नहीं है मैं आग्रह की बात नहीं मैं तो ऐसे प्रश्न जानने के लिए पूछा कुछ लोग जब ऐसा कहते हैं ना कि श्री सिमंदर स्वामी से ये साक्षात करते हैं यहाँ से वहाँ जाते हैं तो ये तो इतना जानना चाहते हैं ये साक्षात्कार होता है सुमंदर हाँ। स्वामी जी हम એમ સ્વામી પાસે જાઓ છો પછી લોકોને એમનો સાક્ષાત્કાર કરાવો છો જતો નથી ને આવતો એ ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં જઈ શકાય એવું છે નહીં ફક્ત જ્ઞાની પુરુષને એમને અહીંથી દેહ ઉત્પન્ન થાય છે શું નામ કે શાસ્ત્રમાં અહીંથી દેહ ઉત્પન્ન થાય છે એ શાસ્ત્રમાં શું કે છે સંબંધ છે સાહેબ